માટે બહુ સંગ્રહ નહીં સંગ્રહ કરવાની ઈચ્છા જ નહીં દુઃખ ના પડે સંગ્રહ નું આ વસ્તુ હા બરોબર થોડો નામ પડી જાય નામ નામ ની વાત વેચાણ વેચાણ વેચાણ થોડો વેચાણી સારું કામ કરે હવે તમે પહેલું કહેવાય એટલે તમે પસંદ કરે ચાલો મારે જોવા જીવન પાંચ કરોડ છે તો પણ એના પર આપણું જીવન સાદું છે ખોટો બધા ખોટા ખર્ચા કરે નહીં કોઈ પૂર્વ ભવરે કોઈ સંકુલ છે કૃપા આ કૃપા આવું ના આવા આ વિચાર કરે ના આ વિચાર તમે કરીએ આ દીપે બધું નાનું થોડું થોડું પણ દીપે પાણી ની ફરજ પણ કુવારી આદે જાય કોઈ નંબર આપડા બધા લખી દીધું થાય છે વધારે છે જરા એક માણસ ایک مجھے بجٹ کرو چھو گرمی بجے کرو کوئی تمہیں گرمی ગરમી તો લાગે પણ આટલી ગરમી આટલી બધી ગરમી ભલે પણ ગરમ ગરમી તમને કોન્ટ્રોલ મૂકવામાં આવે ગરમીના ગરમી ઠંડીના કોન્ટ્રોલ મૂકવા કરતા જેટલી ગરમી મૂકવા કરતા આટલી મૂકવું બધા આટલી કંટ્રોલ મૂકવાનું ઊંચાની બાળક દુકાની પણ બાળક બેંક નો આપણે ઓછા ફરજ આપણી વાણી એવી નીકળે છે કે બીજા મારા જેવા કોઈ બીજા કોઈ હોય બરોબર પાગલી ફિટ થઈ જતી હોય તો કરી લેવાય એવી એવી આ રૂપક ની વાણી એવી હોય બહુ ગંદી આ કંટ્રોલ પર આટલું બધું બહાર આટલું ભાર કરાવો કેટલા તારી છતાં કરો ભલે ભલે નથી કોઈ કટલો નથી કોઈ મારી નથી કોને બદલો જાહેર કરો વધારે કહેવાનું કેવું ભાઈ વધારે કહેવાનું પૂજવાનું નહીં વધારે કહેવાનું ગરમી ઉપાય ના હોય એમાં સહન મોટો ઉપાય એ કે છે ગરમી સહન કરવી એ મોટો ઉપાય છે ગરમી સહન કરવી એ પણ સહન કરવા એ માણસ જ્યાં છે ગરમી વધારે છે છે ગરમી તેની ડિગ્રી પાંચ ડિગ્રી છ કેટલું એકસો પાંચ એકસો ને પાંચ કુદરત નું નિશ્ચય રીતે તમે તારો ઉપાય કરી શકો છો રસ્તા પર જવા જોવાય તો બુટ પહેરી ફરજ હા ગુમા ગુમ કરીએ નદી મર્યો નદી મળે બુટ પહેરી ફરવું નાખીએ બરાબર અરે આ નહીં બોલવું જોઈએ બહુ ગરમી તેવું નહીં બોલવું જોઈએ બહુ ઠંડી તેવું નહીં બોલવું જોઈએ અસર બધી અસર અસર ના સુખો છે અસર આપડે શું જીવા પીડા મને તાવ આવ્યો તાવ ખાલી મિક્સર નાખવાથી એક થઈ આ મિક્સર કોઈ ગયા નહીં તારલાલજી ના આવ્યો હા મહાત્મા હોય તે સમજે બાકી બીજા તો જ્યાં ઊંધું લઈ લે પાછું કેવું સમજે તમે ના પાડી હવે મને લાગ્યું કરવા જેવું અત્યારથી ને આવું આ કોણ ફરશે પાછું આપડે મોક્ષે જવાનું પણ આપડે આ સેવાઓ કરવા માટે આવ્યા નથી પણ હવે એમ લાગ્યું ના ભેગા કરવાની જરૂર છે તો આવા કરનારા પાછળ લોકોને હિસ્કારી થઈ પડે એટલા માટે તો સજા કરવાની જરૂર છે